કેટલી છૂટ છે અહીંયા કે માણસ એક વાર કહી દે વાત પૂરી થઈ ગઈ કવિ કલ આપે લાઠી દરબાર સુરસિંહજી ગોહિલ કિસ્મત કરાવે ભૂલ્યે ભૂલો કરી નાખો બધી મારું પ્રાપ્ત જેટલી ભૂલ કરાવે બધી કરના છું किस्मत करावे भूल गे भूलो करी लाखों बधी किस्मत करावे बस एक यादी आपनी जा जा चमन जा जा فلا જેમ સ્થિર થઈ જવું ભૂલોને દોહરાવવી નહીં તો રામ પાસે અયોધ્યા નહીં જવું પડે અયોધ્યાનો રામ પગે ચાલીને આપણી પાસે આવશે અહલ્યાને જવું ન પડ્યું રામજીને આવવું પડ્યું પ્રભુ પધાર્યા વિશ્વામિત્રજીએ કથા કહી ચરણ કમલ રજ કૃપા મહારાજ આપ કૃપા કરો અહલ્યા ઉપર એમ વિશ્વામિત્રજી કહ્યું એના કર્મનો વિચાર કરશો તો તો ખબર નહીં ક્યારે એનો ઉદ્ધાર થાય પણ મહારાજ કૃપાનો વટ હુકમ બહાર પાડ્યું કર્મ પ્રધાન છે પણ કૃપા રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ ફાંસીના માંચડેથી આપણા સંવિધાન પ્રમાણે કોઈ કૃપાની અરજી કરે ને એના મગજમાં બેસી જાય તો ઉતરાવી શકે એમ કર્મ દ્વારા માણસ જે કર્મ કરે એનો દંડ મળે જ કારણ કે કર્મ પ્રધાન છે પણ હરિની કરુણા એ તો રાષ્ટ્રપતિ છે એ ધારે તો ત્યાંથી ઉતારી શકે માટે આપ કૃપા કરો અહલ્યાના કર્મનો હિસાબ ન કરશો રઘુવીર કૃપારૂપી રાષ્ટ્રપતિના વટહુકમનો પ્રયોગ કરો અને જ્યાં બાપજીએ આ વાત કહી ત્યાં તો એક ક્રાંતિ ઘટે पर सत शोकन प्रगत भई तप सही देखत रघुनायक जन सुखदायक सन्मुख होई कर देहि आदि सीधा દાન થતાં એ ચેતના પુનઃ પ્રગટ હો ગઈ અને અહલ્યા ધન્ય બન્યા ભગવાનને પતિ પાવનનું બિરુદ પ્રાપ્ત થયું પ્રભુ આગળ વધ્યા ગંગાને કિનારે પધાર્યા અને વિશ્વામિત્રજીને પ્રભુએ પૂછ્યું આ કઈ નદી છે વિશ્વામિત્રજી હસી પડ્યા કે રામ જે તમારા પગના અંગૂઠામાંથી નીકળી એની માહિતી મારે આપવાની છે છતાંય આપે પૂછ્યું તો હું ગંગા અવતરણની કથા કહું આમ કહીને વિશ્વામિત્રજીએ ધરતી ઉપર ગંગાજી કઈ રીતે પધાર્યા એની આખી કથા કહી કથાનો પ્રસંગ ગંગાને કિનારે પહોંચ્યો છે તો એક એકવાર ગંગાજીનો જય જયકાર બોલીએ ગંગા મૈયા લઈએ ત્યાં આપણા પાપ જાય બાપ આવી માં ભાગીરથી ભારતીયોનો તો પરિચય છે ભગવાન ભગવતી ભાગી ગંગા ગંગા છે અદભુત આપણું છે એટલે કદાચ લાગણી હોય બાકી હું રામાયણની કૃપાથી દેશ વિદેશમાં ફર્યો છું કેવી મોટી મોટી નદીઓ દુનિયાના દેશોમાં છે પણ આમ પગ બોલવાની ઈચ્છા ન થાય અને ગંગાનું નામ લઈએ ત્યાં ગદગદ થઈ જવાય કે આ અમારી ભીષ્મની માં છે અમારા દેશના ભીષ્મની આ ગંગાનું એક અદભુત સ્વરૂપ છે અમારા ગોસ્વામીજીને ગંગા બહુ પ્રિય છે ગંગાની કથા કહી પ્રભુએ ગંગામાં સ્નાન કર્યું તીર્થોના દેવતાઓને દાન આપ્યું અને ભગવાન જનકપુર પહોંચ્યા જનકરાજને ખબર પડી કે વિશ્વામિત્રજી આવ્યા એટલે દોડ્યા પ્રણામ કર્યા બંને રાજકુમારોને જોતા જનકરાજનું મન લુપ્ત થયું નામ રૂપને મિથ્યા માનનાર પરમ જ્ઞાની જે દેહી હોવા છતાંય વિદેહી ઋષિઓની સભામાં કહેવડા કહેવાતા એને રામના રૂપે ખેંચ્યું પ્રશ્ન પૂછ્યો વિશ્વામિત્રજીને આ બે રાજકુમારો કોણ છે આ મુનિકુલ તિલક છે કે રાજકુટુંબના કોઈ પાલક છે આ બાલક છે કે પાલક છે આવા બે પ્રશ્નો પૂછ્યા વિશ્વામિત્રજી હસી પડ્યા કે રાજા બહુ વિદ્વાન છો આપ આવી ભૂલ કેમ કરો આ બે રાજકુમારોને જોઈને તમે એમ કેમ પૂછો છો કે આ બાલક છે કે પાલક છે હા બાપજી આમ દેખાવમાં બાલક લાગે છે પણ એમ લાગે છે આ તો આખા જગતના પાલક હોય એમ લાગે બોલે રાજા બાલક હોય એ કોઈ દિવસ પાલક ન હોય અને જે પાલક હોય એ કોઈ દિવસ બાલક ન હોય તો પછી કોણ છે પછી ચોખવટ કરી છે પરમાત્માના બ્રહ્મત્વનું પ્રતિપાદન કર્યું છે આનંદ થયો ઓળખી ગયા કહ્યું કે આપ એકલા આવ્યા હોત તો બગીચામાં જ ઉતારો આપત પરંતુ ઋષિરાજ આપની સાથે અયોધ્યાના રાજકુમારો આવ્યા મારે અયોધ્યાની પ્રતિષ્ઠા પ્રમાણે એને ઉતારો આપવો જોઈએ એક સુંદર સદન મકાન મહેલ છે એમાં આપ પધારો રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સુંદર સદનમાં નિવાસ કરે છે બપોરનું ભોજન થયું થોડી વાર વિશ્રામ થયો ભગવાન રામે વિશ્વામિત્રજીની આજ્ઞા લઈ નગર દર્શન માટે નીકળ્યા છે રામ અને લક્ષ્મણ જનકપુરીમાં ફર્યા છે અને રામ લક્ષ્મણ ને જોવા માટે આખી જનકપુરી ઉમટી પડી છે નગરના પુરુષો હતા એ બધા જ રસ્તાની કિનારોમાં કતારબદ્ધ ઉભા છે કોઈ રામની પાસે નથી જતા નાના નાના બાળકો રામના સમવયસ્ક એ ભગવાનની પાસે જઈ સ્પર્શ કરે કયા ફલાણો ચોક આ ફલાણું મકાન આમ બધું બતાવે છે અને મિથિલાની સ્ત્રીઓ હતી એ અટારીમાંથી રામના દર્શન કરે બાળકો સ્પર્શ કરે છે મોટેરાઓ હતા એ બધા દૂરથી જુએ છે અને મહિલાઓ એ રામને ઓળખી જાય છે આવા ત્રણ પ્રકારના દર્શકોનું પ્રતિપાદન મિથિલામાં કરાય પુરુષો એટલે જ્ઞાનીઓ જ્ઞાન પુરુષ છે વૈરાગ્ય પુરુષ છે જ્ઞાની માણસ હોય ને ભગવાનને જુએ એની ચર્ચા કરે પણ એ બહુ આમ નજીક ન જાય બાળક જેવા જે નિર્દોષ માણસો એ ભગવાનનો હાથ પકડી શકે પરમાત્માના શ્રી અંગનો સ્પર્શ કરે પણ માતાઓ એ તો ભક્તિ સ્વરૂપા છે અને ભક્તિ સ્વરૂપા જે હોય છે એ ઈશ્વરનો પરિચય પ્રાપ્ત કરી લે કે હરિ કોણ છે રામ અને લક્ષ્મણ કોણ છે કોની સાથે આવ્યા એ કોઈ પુરુષો એનો પરિચય લઈ શક્યા જ નહીં બાળકો તો બસ એને સ્પર્શીને એટલા બધા ભાવમાં કે એને બીજી કઈ ચિંતા નથી મિથિલાની મહિલાઓ જ પરિચય પ્રાપ્ત કરી શકે પુરુષો ન કરી શકે મનોવિજ્ઞાન પણ કામ કરી ગયું કોઈ પણ વ્યક્તિનો પરિચય પુરુષ જેટલો જલ્દી નથી મેળવતો એટલી બહેનો મેળવી આ નિયમ છે સાચો ખોટો ગમે તેવો તમે ટ્રેનમાં પુરુષ પુરુષ આપણે મુસાફરી કરતા હોય તો કોઈ એકાબીજા લગભગ બોલે નહીં અહંકારમાં બેઠો હોય પણ બહેનો બહેનો જો મુસાફરી કરે તો જય શ્રી કૃષ્ણ જય સિયારામથી શરૂ થાય તમે બેન ક્યાં રહો છો કે ફલાણે ગામ તમે હું આ ગામ તે તમારું પિયર ક્યાં કે ત્યાં તો કે મારું પિયર તે બાજુમાં જ ઓહો તો તો આપણે બંને બહેનો ગણાય તે તમે આમ સસરું ક્યાં કે ફલાણ જગ્યાએ તમારું ક્યાંક હા અને પછી એટલું બધું એકાબીજાના સરનામા આપી દે બધું પૂછી લે દેર કેટલા જેઠ કેટલા મકાન કેટલા ખેતર કેટલું કેટલા બધું અને એક પ્રશ્ન તો ખાસ પૂછે કે સાસુ હજી બેઠા છે કે હા હજી તો હજી તો છે હજી તો છે તુમકો હમારી ઉંમર લગ જાય હજી તો છે અમારા ગામમાં કથા બેસવાની છે બેન તે દિવસે તમે આવજો અને અમારે ઘરે જ ઉતરજો આવી આત્મીયતા માતાઓમાં હોય પુરુષોમાં નહીં પુરુષો તો કાંઈ લેવા દેવા વગર ના હાથું કાઢતા આપણે આમ જોયું આમ જોયું બહેનોમાં હવે તો વ્યસ્તતા વધી ગઈ એટલે ગતિ પણ સ્પીડથી કરવી પડે મુસાફરીમાં બાકી બસમાં મુસાફરી કરવાનો વખત આવે ટ્રેનમાં મુસાફરી કરવાનો વખત આવે ને સામી સીટ ઉપર જો કોઈ ભાઈ હોય તો નિરાત આપણને હોય તો એ એ કાંઈ બોલશે ને એ આમ ઠૂંક બેઠું રહેશે ને આપણે ભજન કર્યા કરીએ એ કાંઈ બોલશે પણ જો બહેનો બેઠી એટલે સમજી લેવાનું કે હમણાં શરૂઆત થશે અને આ પીરિયડ પાંત્રીસ મિનિટનો નહીં હોય કલાક દોઢ કલાકનો હશે એ તિલક જોવે ને માળા જોવે ને એટલે કે બાપજી જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે મહારાજ છો મહારાજ છીએ પણ રસોઈનું કામ નથી કરતા હા તે આમ આમ ક્યાં જાઓ છો કાલાવાડ સુધી જાઉં છું ઠીક આમ તમારું વતન ક્યાં કે આમ ક્યાં છે અચ્છા નામ શું આ બા બાપુજી ભાઈઓ બહેનો લગ્ન થઈ ગયા છે બધું પૂછી કથા કરો છો આપણે કહીએ હા રામાયણની કે ભાગવતની રામાયણની તે તુલસી કૃતની કરો છો કે વાલ્મિકીની કરો છો તુલસી કૃતની કરીએ છીએ છીએ એ સહેલું છે ને એટલે એ તો થાય એ સહેલું છે લે આપણને હાવ હાવ ઢીલા કરી મૂકે આપણે એ તો બહુ સહેલું છે ને ગ્રંથ હાવ સહેલો ગ્રંથ છે ને એટલે એ તો બરાબર ઠીક એ આમ નવ દિવસ રાખો છો કે સાત દિવસ બેન ભાગવત હોય તો સાત દિવસ હોય આ નવ દિવસ નવ દિવસમાં પૂરું થાય પણ એ તો કેમ કરવું એ અમને ખબર હોય ને હમણાં અડધો કલાકમાં તમે જુઓ ને ઝપાટો બધું પૂછી પણ ત્યાં સુધી વાંધો નહીં પણ પછી એમ પૂછે એક કથા કરો એટલે રૂપિયા કેટલા મળે એક ત્યાં સુધી વાંધો નહીં પણ પાછું છેલ્લા એમ કે ઠીક છે ભાદરવો મહિનો છે હાંકે રાખો તો આ બધું અમે હાંકે રાખીએ છીએ અને હાંકે રાખીએ તો નવ નવ દિવસ હાલે અને એમાં રાજકોટમાં હાલે બાપ પણ માતાઓને આવો ભાવ અને આ હું અતિશયોક્તિ નથી કરતો મેં કદાચ આપણે કેટલા વર્ષ થયા બાર વર્ષ થયા ને કથા લાભભાઈ ત્રિવેદી એટલે જયંતિભાઈ અમારા પેલા રઘુરામભાઈ દાણી એ બધા ભેગા થઈને બાર વર્ષ થઈ ગયા હા ત્યારે કદાચ કીધું છે જો એ વખતે ભાવનગરની કથા થઈ ખબર નથી પણ ભાવનગરની કથામાં બનેલો દાખલો છે અમારે આપણે હિંગોળદાનભાઈ ભાવનગરની કથામાં ભીડ હોય ને એમાં એ અમારે કવિ મિત્ર હતા આમ કે ભીડમાં પછી મારા પાસે ના આવે આગળ ના આવે આમ દૂર બેસતે પછી એક દિવસ મળવા આવ્યા ત્યારે મને કીધું બાપુ હું રોજ આવું છું પણ આમાં ક્યાંય હવાય નહીં અમે કથા સાંભળવા બહુ દોડાદોડી કરીએ તો સીધું હોસ્પિટલે જવું પડે અમે તો સીધા નીકળી જાવ ને અમે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ આમ પોતાનો આનંદ વ્યક્ત એટલે હું દૂર બેસું પણ બાપુ તમને ખાસ કહેવા આવ્યો મેં કીધું શું કે તમે કથા કહો છો ત્યારે ચાલુ કથામાં દૂર બેઠેલા બહેનો તમારા માટે શું વાતો કરે છે તમને ખબર છે મેં કીધું ભાઈ જલ્દી વાત કરો ખુલાસો કરો છે શું તો કે આજ હું બેઠો હતો કથામાં બે બહેનો કથા નહોતા સાંભળતા એ વાતો કરતા હતા કે આ બાપુ આટલું ગાય ને આટલું બોલે એ તને ખબર છે બેન કે નહીં એ કેમ બોલી શકે ખબર છે કે નહીં અડધો મણ દૂધ સવારે પીવે છે અને અડધો મણ રાતે એક મણ દૂધ એ ત્યારથી મારા મગજમાં દૂધ જ ફરે છે આમ મને તો વિચાર આવે છે કે એ બેને અમને માન્યા શું હશે એને શું અમારી ગણતી શેમાં કરીએ છીએ એક મણ દૂધ એ પાછું ગાયનું જો વિચાર્યું હોય તો સારું નહીતર અમારી ગણતરી એને શેમાં કરીએ છીએ મનુષ્ય રૂપેણ મૃગાચરણથી પણ ને લાગણી હોય ને માતૃત્વ હોય બહેનોમાં કે વધારે દૂધ પીવે તો સારું સાજા નરીવા રહે એટલે અધમણ દૂધ પીવડાવી દીધું માતાઓમાં આવો ભાવ હોય છે રઘુનાથજી નીકળ્યા છે બહેનોએ પરિચય લઈ લીધો એક સખી દોડતી દોડતી અટારીમાં આવી મિથિલાની આમ સખીઓને ભેગા કરીને કહે કે બહેનો આ બે કોણ છે તમને ખબર નથી કે નહીં આગળ જે સાવરો રાજકુમાર એનું નામ રામ એની માતાનું નામ કૌશલ્યા અને એની પાછળ છે તેજસ્વી લક્ષ્મણ ગાઉરવર્ણ એનું નામ લક્ષ્મણ સુનુ સખી તાસુ સુમિત્રા માતા એની માનું નામ સુમિત્રા બંને રાજા દશરથના પુત્રો છે વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કર્યો રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરી આપણે ત્યાં ધનુષ યજ્ઞમાં હાજરી આપવા માટે આવ્યા છે કેટલું સુંદર રૂપ છે બધી સખીઓ એને ભેટી પડ્યું તું બહુ સરસ સમાચાર લાવ્યો આ બહેનોનો ભાવ એમાં વળી એક બહેન એ બોલી કે બહેન મને તો આ રાજકુમારને જોઉં છું ત્યારે એવો વિચાર આવે છે કે આપણા જનક રાજા છે એ જો આ રાજકુમારને જોઈ જાય આગળ ચાલે છે સાંવરો રાજકુમાર એને જોઈ જાય અને ધનુષ્ય તોડે એને જ દીકરી આપવી એ પ્રતિજ્ઞાને જતી કરે અને જાનકી જો આ સાંવરા રાજકુમારને આપી દે તો બેન આવી જોડી જગતમાં ક્યાં મળશે મનોભાવ કોઈ સ્ત્રીને પોતાનો ભાવ નથી જાગ્યો આ છે જનકરાજના નગરમાં રહેતી સન્નારીઓ એને રામનો વિચાર આવ્યો કે જાનકીને આ પુરુષ મળે બીજો કોઈ વિચાર ના આવ્યો ત્યાં વળી બીજી સખી કહે કે બે તને શું કહેવું બેન જનક રાજા જ એમને બગીચામાંથી લઈ આવ્યા છે પણ પ્રતિજ્ઞા તોડતા નથી મોટા માણસને આપણે કેમ કહેવા જઈએ ત્યાં વળી ત્રીજી સખી બોલી કે સાંભળો જનક રાજા પ્રતિજ્ઞા તોડી નાખે અથવા તો રામ ધનુષ તોડી નાખે અને સીતા અને રામનો વિવાહ થાય તો આપણને શું ફાયદો ત્યાં પાછી પાંચમી સખી બોલી ચૂપ તેને ખબર નથી આપણને મોટા મોટો ફાયદો જો લગ્ન થશે ના તો ક્યારેક જાનકીને તેડવાને બાને ક્યારેક મૂકવાને બાને અવારનવાર મિથિલામાં આવશે ને આપણને આ રૂપના દર્શન થશે નહીતર આના દર્શન બહુ દુર્લભ છે આમ બહેનો બધી જ બ્રહ્મમય ચર્ચા કરે છે અમારે ત્રિકમદાસજી બાપુ હતા રામાયણના સમર્થ મહાપુરુષ અમારા સાધુ સમાજના સુરત દેવાળ જુનાગઢ એમણે રામાયણનું પેલું કરે એક વખત અમારા ગામમાં કથાને ત્યાં પોતે પધાર્યા કે મને મારે ઉતારે લાઉડ સ્પીકર મુકાવી દો એટલે હું ત્યાં સૂતો સૂતો સાંભળું પછી પોતે સાંભળતા તલકા જરડામાં રોજ સાંજે હું મળવા જાઉં હું એને મળવા ગયો ને આ પ્રસંગ એ દિવસે આવેલો મને કે આ પ્રસંગમાં મારે એક વસ્તુ કહેવી છે પછી એણે મને એક પ્રસંગ સંભળાવ્યો કે ભગવાન જ્યારે બજારમાં નીકળ્યા નગરમાં એટલે મિથિલાની સ્ત્રીઓ બધી અટારીમાં હતી એમાં એક નવી પરણેલી નવી નવી વહુ આવેલી પણ ખાનદાન કુટુંબ હવે એ રામને જોવા માટે અટારીથી આમ ઝૂકીને રામના દર્શન કરે છે ભાવમાં ડૂબી ગઈ એમાં એની સાસુ આવી અને સાસુ એ તો સુરેશ દલાલે કીધું ને કે સાસુ ને ચોમાસું ક્યારે આવે એ કઈ નક્કી નહીં સાસુએ આવીને જોયું અને પોતાની વહુનો હાથ પકડીને કહ્યું કે મૂરાખ અમે આટલી ઉંમર થઈ તોય અમે ઘૂંઘટ આમ ઉઠાવતા નથી આ બે કોઈ રાજકુમારો નીકળ્યા આટલા બધા વડીલો બજારમાં ઉભા છે ને તું નીચે આમ પડદો ઊંચો કરીને જુએ શરમ નથી આવતી પણ પેલી રામ રૂપમાં એટલી ડૂબી ગઈ કે સાસુનો શબ્દ સંભળાયો અને સાસુ બહુ બોલે અમે કોઈ દિવસ આમ લાજ ઊંચી કરતા નથી આટલા બધા વડીલો બજારમાં ઉભા છે ને તું ઉપરથી મોઢું ખુલ્લું કરીને જુએ શરમ આવવી જોઈએ સાસુ ધમકાવવા લાગી પણ પેલી એટલી બધી ડૂબે નહીં કે બહુ જ ધમકાવી ત્યારે જાગૃત થઈ કે બા શું છે કે શરમ નથી આવતી તને રાજકુમાર નતું આમ મોઢું ખુલ્લું કરીને જુએ છે કેટલા લોકો વડીલો નગરના આપણા રસ્તામાં ઉભા છે એ તારું મોઢું જોઈ જાય તો એ વખતે વહુ બોલી કે માં એ જે નીચે વડીલો ઊભા છે ને એ તો રામને જોવામાં મશગુલ છે તારા ભાગ ફૂટી ગયા તું મને જોવે છે આ અવસર આવ્યો છે હરીને જોઈ લો આવી વાત વિક્રમદાસ બાપુએ કરી આખી મિથિલા રામમય થઈ સંધ્યાને સમયે પ્રભુ પાછા ફેર્યા સંધ્યા વંદન કર્યું રાત્રિના સમયે વેદાંતની ચર્ચા થઈ ગુરુદેવ સુતા ત્યારે બંને ભાઈઓએ ચરણ સેવા કરી પહેલી રાત્રિ મિથિલામાં પૂરી થઈ બીજા દિવસની સવારે પૂજાના પુષ્પો લેવા માટે ભગવાન જનકપુરની પુષ્પ વાટિકામાં ગયા ત્યાં જાનકીજીની સાથે પહેલી મુલાકાત સીતાજી રામજીને મનોમન સમર્પિત થયા એને દુર્ગાના મંદિરમાં જઈને સ્તુતિ કરી જે પ્રસંગ કોઈ પ્રસંગ સંદર્ભે હું તમને કહી ગયો છું ભવાનીની સ્તુતિ કરી ભવાનીએ આશીર્વાદ આપ્યો જાનકી તને રામ મળશે બીજો દિવસ પૂરો થયો ત્રીજા દિવસે ધનુષ યજ્ઞ છે દુનિયાભરના રાજા મહારાજાઓ આવી ગયા છે રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે પધાર્યા ધનુષ યજ્ઞમાં મંચ ઉપર વિરાજમાન વચ્ચે ભગવાન શંકરનું ધનુષ જનકના બંદીજનોએ ઘોષણા કરી કે આ ધનુષને ચડાવીને તોડશે એને ત્રિભુવનમાં વિજય અને અમારી જાનકી પ્રાપ્ત થશે માટે શૂરવીરો ઉઠો આમ બધા જ રાજાઓએ પોતપોતાની બડાઈમાં ધનુષ તોડવાના નિરર્થક પ્રયાસો કર્યા પણ ધનુષ તૂટ્યું નહીં ગોસ્વામીજી તો એમ લખે છે કે ધનુષ તૂટ્યું તો નહીં પણ જે રાજાઓ તોડવા જતા હતા એનું બળ ધનુષમાં જતું રહેતું અને ધનુષ વધારે વધારે વજનદાર થતું જે રાજા ધનુષ તોડવા જાય એમ જ વિચારે કે આ ધનુષ મારા હાથે તૂટે અને જો મારા હાથે ન તૂટે તો બહેતર છે કોઈના હાથે ન તૂટે આજે રાષ્ટ્રની આ સ્થિતિ છે આપણે એમ જ ઈચ્છીએ કે આ સમસ્યાનો ઉકેલ હું જ આપું પણ મારાથી ન આવે તો બીજો કોઈ આપવો ન જોઈએ ઉલટાની સમસ્યા જટિલ બને ધનુષ્ય વજનદાર બને એમાં જ રુચિ આપણી થતી જાય પણ કોઈ રામ તત્વ જાગે એ ધનુષ તોડશે તુલસીજી તો કહે દસ હજાર રાજાઓ ઉભા થયા ધનુષ તોડવા માટે પછી એમાં તર્ક નહીં કરવો કે દસ હજાર ઉભા થયા ધનુષ કેવડું વીસ હજાર હાથે પકડ્યું મંડપ કેવડો એ બધું અને પાછળ સાંકેતિક અર્થ દસ હજાર રાજાઓ અમારે યુપીના કથાઓ કથાકારો બહુ વિનોદ કરે દસ હજાર રાજાઓ ઉભા છે અને ધનુષને ઉપાડવાની કોશિશ કરે અને એમાં એક બોલી ગયો કે એકદમ બૂમ પાડી કે એ મૂકી જાઓ મૂકી જાઓ તૂટી ગયું તૂટી ગયું એટલે બધાને એમ છે તૂટી ગયું પણ તૂટ્યું નહોતું આનું હાડકું તૂટી ગયું મૂકી ગયો હું મરી ગયો તૂટી ગયું મારું હાડકું નળો રહ્યો નથી વૈરાગ્ય વગરનો સંન્યાસી જેમ ઝાંખો લાગે તુલસીદાસજી કહે એમ આખી સભા ઝાંખી થઈ ગઈ કોઈ ધનુષને કાંઈ ન કરી શક્યું એમાં જનક રાજા અકળાઈ ગયા કહેવા લાગ્યા કે હવે હું ઘોષણા કરું છું કે આ દુનિયામાં મારી દીકરીને પરણે એવો વિધાતા એ પ્રપંચમાં કોઈ પુરુષ જ પેદા નથી કર્યો આ ધરતી વીર વિહીન થઈ ચૂકી છે હે રાજાઓ તમે તમારા ઘરે જતા રહો આમ જાહેરમાં અપમાન કરો ધરતી વીર વિહીન થઈ ચૂકી આમ જ્યાં વીર વિહીન ધરતી થઈ એમ જનક બોલ્યા આન સુમિત્રા નંદન હરિયલ ઘેર ન હોય એના ફળિયામાં કુંજર ફરે એને પછી વય ની વાતું ન હોય ઓલા કેહરી બચ્ચા ને કાગડા લક્ષ્મણજી તો શેષ નારાયણ નો અવતાર છે સાપ નું પૂછ કોઈ દબાવે જેમ ફળા ઊંચી કરે એમ લક્ષ્મણજી ઉભા થઈ ગયા મંચ ઉપર ભગવાન રામજીને કહ્યું કે ભગવાન માફ કરજો તમને પૂછ્યા વગર બોલું છું બાકી જનક અનુચિત બોલે છે આપ અહીંયા વિરાજમાન હો અને એમ કહે કે ધનુષ તોડનારો કોઈ જગતમાં નિર્માણ નથી થયો આ ધરતી વીર વિહીન થઈ ચૂકી છે મહારાજ આ ધરતી ઉપર વીર છે કે નહીં એનો નિર્ણય હું આપી શકું જનક ના આપી શકે કારણ કે આ ધરતીને દડાની માફક શેષ નારાયણના અવતારના રૂપે હું મારા મસ્તક ઉપર રાખું છું એટલે મારા મસ્તક ઉપર રહેલી ધરતી ઉપર વીર છે કે નહીં એનો નિર્ણય હું આપી શકું જનક ના આપી શકે આપને જો ઉભા ન થવું હોય તો મને હુકમ કરી દો હમણાં તોડી નાખું ન તોડું તો કેતા હો તો ખભા ઉપર લઈને સતજોજન દોડી જાઉં કાચા ઘડાને ફોડી નાખું તેમ આ ધનુષના બ્રહ્માંડને ફોડી નાખું જ્ઞાનની માફક ધનુષને ઉઠાવી પણ કાં આપ ઉભા થાવ કાં મને આજ્ઞા કરો જનક અનુચિત બોલે છે માનસમાં લખ્યું છે લક્ષ્મણજી જયારે બોલ્યા ત્યારે એની પ્રતિક્રિયા એવી થઈ કે આખા મંડપમાં એના ભણકારા વાગી ગયા બધા ધ્રુજવા લાગ્યા આવી પ્રતિક્રિયા વાણીની શક્તિ ગોસ્વામી જ લખે લખન સકો ડગમગાની મહી ગજલો ડગમગાની ધરતી ડોલવા લાગી ધ્રુજવા લાગી એવી પ્રતિક્રિયા એ વખતે ભગવાન રામે ઈશારો કરીને લક્ષ્મણને ઈશારામાં બેસાડી ભાઈ થોડીક ધીરજ રાખ એણે કીધું કે વીર નથી ત્યારે મને લાગી આવ્યું પણ બાપજી ન આજ્ઞા કરે વિશ્વામિત્રજી ત્યાં સુધી આપણાથી ઊભા ન થવાય અને ભગવાને ઈશારામાં ઘણી વસ્તુ કહી દીધી કે તું શાંત થઈ જા ભાઈ તું બોલે છે તો આ ધરતી ધ્રુજે છે વધારે બોલીશ ને ધરતીને કંઈક થઈ જશે તો ધરતી સીતાજીની માતા છે અને જો કન્યાની માતાને કંઈક થશે તો લગ્નમાં વિઘ્ન આવીને ઊભું રહેશે એટલે તું ચૂપ રહે અથવા તો ઈશારો એ કર્યો કે ભાઈ તું બોલે છે પણ જરાક વિવેકથી બોલ જનક જનક નહીં કર મહારાજા જનક બોલ આમ જનક જનક નહીં કર કારણ કે એ આપણે હવે થોડો સમય છે આપણા સગા થવાના છે જનક જનક નહીં કર એને જરાક માનવાચક બોલાવ જેમ આજના છોકરાઓ પપ્પા અરે પણ પપ્પો ઘરે બેઠો ગોસ્વામીજી વર્ણન કરે જનક મહારાજ કહે રામજીએ સંકેત કર્યો આન પછી હું તમને આગળ કોઈ સંદર્ભમાં કહી ગયો ભારતનો ઋષિ જેમ કઠોપનિષદમાં ગર્જના કરે ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધત એમ લક્ષ્મણ રામજીને વિશ્વામિત્રજી કહું રામ ઉઠો લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગતિ કરો બાબાજી બાબાજીના શબ્દો ઉઠ હું રામ मेट उतार जनक ધનુષની પાસે પહોંચી ગયા પરિક્રમા કરી શંકર નું ધનુષ એટલે યાદ કર્યા પ્રભુને માતાને યાદ કર્યા ગુરુદેવને યાદ કર્યા મંચસ્થ વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને હજારો રાજાઓ જે હાર્યા હતા એ બધા જ વિચાર કરવા લાગ્યા કે આ છોકરો તોડી નાખશે અને ઘણા તો એમ બોલવા લાગે કે આ કદાચ તોડી નાખે તો આપણે લગ્ન નહીં થવા દઈએ હારેલાઓની હાથ તકલીફ કદાચ તોડી નાખે તમે તો આપણે લગ્ન થવા દેવા કે નહીં આપણા હાથની વસ્તુ છે બળવો કરીએ આપણે બેઠો હોય છોકરો પરણી જાય એક રાજાએ તો કીધું થોડોક સમજદાર હતો એને કીધું ભાઈ જનક રાજા એ કહી દીધું આપણને ઘરે જતા રહો આપણે જતા રહી કે જવાની શું જરૂર છે બેઠા છીએ પણ અપમાન કરે છે આપણી પ્રતિષ્ઠાનો સવાલ કે પ્રતિષ્ઠા રહી છે ક્યાં કે સવાલ ઉઠો છે ત્રીજાએ કીધું પણ હવે તો કદાચ આપણો તો વારો આવી ગયો હવે એ રાજકુમાર ધનુષ તોડશે કે એ તોડી નાખે આપણે નથી તોડી શક્યા તો રાજકુમાર તોડી શકશે એટલે વળી એ કંઈ કીધું કે એ પણ ન તોડી શકે તો એ શું આપણો તો વારો આવી ગયો કે નહીં કોઈ ધનુષ નહીં તોડી આ અભિમાની રાજાઓ અંદર અંદર ચર્ચા કરે કોઈ ધનુષ નથી તોડી શક્યા તો રાજા કન્યાને કુંવારી થોડી રાખશે ઋષિઓનો મત લેશે કે હવે શું કરવું પછી સ્વયંવર ઘોષિત થશે અને સ્વયંવરમાં જાનકી માળા લઈ નીકળે ને એમાં કદાચ આપણો નંબર લાગી આવા મનમોદકી લોકો બેઠા બેઠા વાતો કરતા હતા અને એમાં રઘુનાથજીએ ધનુષની સામે જોયું જેમ ગરુડ પક્ષી એક સર્પને જુએ અને સર્પ જેમ ધ્રુજવા માંડે એમ મહાદેવનું ધનુષ કાપવા માંડ્યું છે બ્રહ્માંડમાં પ્રતિક્રિયાઓ થવા લાગી છે માં જાનકીને એક એક પળિયું સમાન વીતવા લાગી કે જલ્દી તોડે તો સારું આન પ્રભુ રામે ક્યાંય સુંદર અવસ્થા પ્રભુની ધનુષની સામે જોયું માનસકાર કહે છે ધનુષને કેમ ઊંચું કર્યું કેમ પકડ્યું કેમ તોડ્યું કોઈને ખબર જ ન પડવાની એવી રીતે ધનુષ ઊંચું થયું એવો પ્રકાશ થઈ ગયો મંડપમાં કે બધાની આંખો અંજાઈ ગઈ આંખો ચોળીને જોવા જાય ત્યાં તો તે હિછણ રામ ભરે ભુવન ધૂની રામ મધન ભરે ભુવન ધૂની મધ્ય શબ્દ તુલસીએ વાપર્યો છે બહુ સાંકેતિક શબ્દ ભગવાને ધનુષ એક ક્ષણના મધ્ય ભાગમાં સમય કેટલો લીધો તોડવામાં એક ક્ષણ શરૂ થઈ પૂરી થાય એના મધ્ય ભાગમાં ધનુષ તોડી નાખ્યું એક ક્ષણ ન થવા દીધું ક્ષણાર્ધમાં તોડ્યું એક સંત કહે નહીં મધ્યમાં તોડ્યું એટલે ધનુષને જ વચ્ચેથી બરાબર તોડી નાખ્યું કારણ કે વચ્ચેનો ભાગ મજબૂત હોય આ ભાગ થોડોક પાતળો હોય છેડો તોડી નાખે તો એ જાનકી તો નિયમ પ્રમાણે મળે પણ આ અભિમાની રાજાઓનું શું ઠેકાણું એમ કે એ જાડો ભાગ તોડે તો મરદ બાકી આ છેડો તોડી નાખ્યો એમાં શું ગમે તેમ બોલે એટલે પ્રભુએ મધ્યમાંથી તોડ્યું એક સંત કહે નહીં ભગવાને આખી સભાની મધ્યમાં તોડ્યું એક બાજુ ખેંચી જઈને નહીં તોડ્યું બધાની સામે તોડ્યું એક સંત કહે નહીં આકાશમાં નથી તોડ્યું પાતાળમાં નથી તોડ્યું વચ્ચે મર્ત્ય મધ્યના ખંડમાં તોડ્યું છે માટે મધ્યમાં તોડ્યું એક સંત કહે નહીં રાત્રિના અંધકારમાં નથી તોડ્યું સવારમાં નથી તોડ્યું બાર વાગ્યાનો સૂરજ હતો મધ્ય દિવસે તોડ્યું એક સંત કહે નહીં ત્રણ ધનુષ આ દુનિયામાં ભગવાન રામનું પિનાક સારંગ શંકર ભગવાનનું આ પિનાક અને અર્જુનનું ગાંડી પહેલું ધનુષ સારંગ મધ્યવાળું ધનુષ પિનાક અને દ્વાપર વાળું ગાંડિયું એ સારંગ નથી તોડ્યું ત્રીજું ગાંડીવ નથી તોડ્યું વચ્ચે વાળું પિનાક તોડ્યું માટે દેવતાએ નથી તોડ્યું દાનવે નથી તોડ્યું વચ્ચે જે માનવનું રૂપ હતું એ માનવે તોડ્યું બુઢાપામાં નથી તોડ્યું બચપણમાં નથી તોડ્યું ભર જુવાનીમાં તોડ્યું આવા મધ્યના અનેક અર્થો લાવી શકાય મધ્યમાં તોડ્યું અને અભિમાન આ ધનુષ છે ને અભિમાન છે અભિમાન તોડે એને જ ભક્તિ જયમાળા પહેરાવે આ આખું સૂત્ર આખા પ્રસંગની પાછળ ભક્તિ કોને મળે એટલે તો આપણી ગંગા સતી કહે અભિમાનીને ભક્તિ નહીં મળે ભજન કરનારો કેવો હોય ભક્તિ રે કરી રાત થઈને રહેવું પાનવા મેળવું બુઢાપામાં અહંકાર કરવા જેવું કાંઈ રહેતું નથી બચપણમાં અહંકાર આપણે કરી શકતા નથી અહંકારનું ધનુષ જુવાનીમાં જ હેરાન કરે છે તેથી મધ્યમાં તોલ્યું આમ અનેક અર્થોમાં ધનુષનો ભંગ થયો ગોસ્વામીજી લખે છે જ્યારે ધનુષ તૂટ્યું ત્યારે પ્રતિક્રિયા કેવી થઈ સંસારમાં કઠોર ચલે ચિકર હી દિગ્ગજ ડોલ મૈયાઈ ફૂલ ફૂલન કલમલ સૂર્ય સુર મુનિ કર કાન દિન હે सकल विकल विचारणी ओ दंड भंडे उराम तुलसी जय वचन उच्चारणी ओ दंड भंडे उराम तुलसी जय वचन उच्चारणी ભગવાને જ્યાં ધનુષ તોડ્યું સમગ્ર બ્રહ્માંડોમાં અવાજ વ્યાપી ગયો ભગવાન સૂર્યનારાયણનો રથ પૂરબમાંથી પશ્ચિમમાં જતો હતો એ ઘોડાઓ ભડકીને દક્ષિણમાં જતા રહ્યા સૂર્યનારાયણ દક્ષિણાયનના થઈ ગયા ઋષિમુનિઓની સમાધિઓ તૂટી ગઈ સૂર્ય सूर्य सुर દેવતાઓ મુનિઓ બધાએ કામ ઉપર હાથ દઈ દીધા કે આ છે શું क्या तुलसीदास जी घोषणा તુલસીએ કહ્યું આ તો પ્રભુ રામે ધનુષ તોડ્યું એની પ્રતિક્રિયા આમ રામચરિત માનસમાં ધનુષ ભંગ થયું પણ કવિતાવલી રામાયણમાં ધનુષ ભંગનો પ્રસંગ આના કરતા રોચક છે કેવલ સાંભળી લો અને ધરતી જયારે આમ ફરે ત્યારે તો સમુદ્ર નદીઓ સરોવર બધા છલકાવા માંડ્યા વિકલ દિગ્પાલ ચરાચર દિગ્ગયંગ લર પરત દસ્કંદ મુખ વર સુર વિમાન હિમવાન ભાનુ સંઘટત પરસ્પર દિગપાળો ઢગલો થઈ ગયા પૃથ્વીના છણાઓ મૂકી દેવાની તૈયારી કે આ થઈ શું રહ્યું છે દેવતાઓના વિમાનો આકાશમાં એકબીજાની સાથે અથડાવા માંડ્યા આ શું થઈ ગયું આખા બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો પિતામહ બ્રહ્મા સૃષ્ટિનો સર્જક એને જાણ થઈ ગયા હતા વેદ ભણતા હતા બ્રહ્માજી વેદ ભણતા ભણતા ચોકી ગયા કે આ શું છે આ સૃષ્ટિમાં થયું શું ચોકે બિરંચી બ્રહ્માજી ચોંકી ગયા પણ બ્રહ્માજીને થયું કે સંહારનો દેવ હું નથી આ સમય પહેલા શંકર ભગવાને નક્કી કરી નાખ્યું છે સંહાર કરવાનું એ સીધો બ્રહ્મલોકમાંથી સંપર્ક કર્યો કૈલાસ ઉપર કે મહાદેવ શું કરે ટેલિફોન ગણપતિ ઉપાડી આજની બોલીમાં બોલું છું બાકી કઈ ટેલિફોનો તે દિવસ નહોતા ટેલિપથી હતી અંતઃકરણ જેટલા ઉજળા હતા કે અહીં પડઘો પડે ત્યાં પડઘો પડે ગણપતિ ઉપાડ્યો કોણ કે બ્રહ્મા દાદાજી પ્રણામ છોકરાઓ કેટલા વિવેકી પ્રણામ કરું છું દાદાજી કેમ કે આ બ્રહ્માંડને શું થઈ રહ્યું છે શંકર ભગવાન શું કરે કે બાપુજી તો સમાધિમાં છે તો પછી આ બધી ખળભળાટ કેમ મચી ગયો કે ખબર નહીં એ તો ભજનમાં બેઠા એને એને પૂછો અને જ્યાં ગણપતિ ખબર આપવા જાય ત્યાં તો શંકરની આંખ ઉગડી ગઈ મહાદેવે જોયું કે આ કોણ છે મારી સૃષ્ટિ આ સૃષ્ટિને કોણ પ્રલય કરવા ઉપડ્યું અને મહાદેવ ઉભા થયા બાજુમાં પડેલું ત્રિશું આમ ઉપાડ્યું ત્રિશું શું જટા કટાહ સંધ્રમ બ્રહ્મન નિલિમ પરિર્જરી વિલોલ બીજ الذي بلاد ما نكون تدر تدر تدر جنن لا شفت پاو کے شود تن سے بھرے رفت નંદિની વિલાસ બંધુ બંધુ રસ પુરસ્તી ગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ સ્વરૂપાળું મહાદેવ ડમરું વાગવા લાગ્યું કૈલાસ લૂંટવા લાગ્યો પાર્વતીએ ગણેશને પૂછ્યું કે તે શું સમાચાર આપ્યા થયું શું ખબર નહીં મેં તો બ્રહ્માથી વાત કરી વાત કરી પણ આન મહાદેવનું કરું થઈ શું રહ્યું ચોકે વિરમ શંકર સહિત બોધ કમઠ કહી કલ મલો બ્રહ્માંડ ચંદ્ર દિયો ચંદ્ર ધુની જબ ही राम शिव दंगलो આખા બ્રહ્માંડમાં વાત વ્યાપી ગઈ રામે ધનુષ તોડ્યું અને વિશ્વ જય જયકાર બોલીએ રામ ભગવાન પછી તો જાનકીજીએ જયમાળા પહેરાવી લગ્ન પત્ર તૈયાર થયો આ બાજુ પરશુરામજી આવ્યા પરશુરામજી શરણાગતિ સ્વીકારીને તપસ્યા માટે જતા રહ્યા દૂતો દશરથજીને આમંત્રણ આપવા ગયા કે તમારા દીકરાએ અમને ધન્ય કરી દીધા જાન લઈ નવદપતિ મિથિલા આવ્યા અને લગ્નનો દિવસ બહુ સ્વામીજીએ લખ્યો છે મંગલ મૂળ માક્ષર સુદ પાંચમ ગોરજ સમય ભગવાન રામનો વરઘોડો નીકળ્યો છે સાક્ષાત કામદેવ ઘોડો બનીને આવ્યો છે રામ કામની ઉપર વિરાજમાન અદભુત સ્વરૂપ છે પ્રભુનું આવ્યા છે અહીંથી કન્યાને મંડપમાં લાવ્યા છે વશિષ્ઠજી શાંતિ મંત્રો બોલી રહ્યા એક બાજુ શતાનંદ એક બાજુ વશિષ્ઠજી વૈદિક પરંપરા પ્રમાણે વિવાહ સંપન્ન કરાવવા લાગ્યા એમાં વશિષ્ઠજીએ રાજા દશરથજીને કહ્યું કે રાજન જાનકી રામને પરણે છે પણ અમારી હજી ત્રણ કન્યાઓ કુંવારી છે જનકરાજની ઉર્મિલા અને નાના ભાઈ કુશધ્વજની બે દીકરી શ્રુતકીર્તિ અને માંડવી તમે કહેતા હો તો એક જ મંડપમાં તમારા બીજા જે ત્રણ રાજકુમાર એની સાથે એક એકને પરણાવી દઈએ બોલે બહુ સારી વાત ઉર્મિલાજી લક્ષ્મણને અર્પણ થયા માંડવીજી ભરતજીને શ્રુતકીર્તિજી શત્રુઘ્ન મહારાજને સમર્પિત થયા વેદ પ્રમાણે ચારેય નવ દંપતીઓનો વિધિ થયો કોહબરની લીલા થઈ ઘણા દિવસો જાન રોકાણી પછી જાનને વિદાય આપી નામ રૂપને મિથ્યા માનનાર મિથિલેશ જનકની આંખમાં દીકરીને વળાવતી વખતે આંસુ આવ્યા સ્વાભાવિક છે જાનને વિદાય આપી રસ્તામાં ઉતારા કરતા કરતા દશરથજી અયોધ્યા આવ્યા બધાને ઉતારા આપ્યા દિવસો વીતવા લાગ્યા વિશ્વામિત્રજીએ વિદાય લીધી અને બાલકાંડ પૂરો કર્યો બાલકાંડની આ કથા સમુદ્ર જેવી કોણ પાર પામે માનસ કારે કહ્યું મારી વાણીને પવિત્ર કરવા માટે મેં આ કથા કહી કાંડમાં રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ અને માં કઈ કઈના વચનોએ રામનો વનવાસ સર્જ્યો સચિબન સાજ સમાજ સદ બનિતા બંધુ ટૂંકમાં વિશેષ નહીં કહી શકું એટલું જ કહીશ કે ભરત જેવા સંતને જન્મ આપનારી માં કઈ કઈ એની બુદ્ધિ મંથરાએ ફેરવી નાખી માટે કુસંગથી બહુ ચેતજો જેને આવો સંત જન્માયો એ માની બુદ્ધિ પણ મંથરાએ ફેરવી નાખી માટે કુસંગ બહુ જ પ્રભાવક રહે છે રામનો વનવાસ સર્જાણો રામ લખન જાનકી વનયાત્રામાં નીકળ્યા સુમંતના રથમાં તમસાને કિનારે પહેલો મુકામ બીજો મુકામ શૃંગવેલપુર કર્યો પછીના સવારે ભગવાનને સામે કિનારે જવું હતું નૌકાવાળો નૌકારી ના પાડે છે અને એમ બોલ્યો રજ એ મારી નારી બની જાય મન તો તો મા આજીવિકા તળી જાય તમારા પગ વેદ જેને ન જાણી શકે એ રામને એક નિરક્ષર એક ગ્રામીણ એક નૌકાનો નાવિક કહે હું તમારો મર્મ જાણું છું જ્યાં બ્રહ્મા મર્મ ન જાણે એનો મર્મ એક નિર્દોષ ચિત્ત જાણી લે છે આ છે આપણી ભારતીય દર્શનની પદ્ધતિ કે મોટા પંડિતો ન જાણી શકે ના એમ આત્મા પ્રવચને લભ્યો ઉપનિષદ કહે પ્રવચનોથી આત્મા નથી મળતો આ રીતે નથી બહુ મોટી બુદ્ધિથી નથી મળતો એને મળશે જેની નિર્દોષ ચિત્ત હશે અને પ્રભુ જ એનું વર્ણ કરશે વર્ણ કરશે એને એ પ્રાપ્ત એ કેવટ પ્રભુને ઓળખી ગયો કેટલો મધુર પ્રસંગ સમય ભાવે એની વિશેષ ચર્ચા નહીં કરી શકું ભગવાનના ચરણ ધોયા સામે કિનારે ઉતાર્યા અને પ્રભુને થયું કે મારે આને કંઈક આપવું જોઈએ અને એ વખતે પેલી મુદ્રિકા જાનકીજી આંગળીમાંથી કાઢી મૂળ મુદ્રિકા રામજીની પાસે હતી ચોરના રૂપમાં જનકપુરમાં એ મુદ્રિકા અયોધ્યા આવ્યા પછી ઠાકુરે સીતાજીને આપી દીધેલી અને સીતાજી વનમાં નીકળ્યા ત્યારે એના સૌભાગ્ય ચિહ્નો ઉતારાયા નહોતા રામ અને લક્ષ્મણ તો ઉદાસીન પણ જાનકીના સૌભાગ્ય એમાં મુદ્રિકા જાનકીજીની પાસે હતી એ મુદ્રિકા જ ભગવાનને ઉતરાયમાં આપવાની વાત આવી ત્યારે પિય કી જાનની સિયાજુએ મુદ્રિકા ઉતારી પ્રભુને આપી કે આપ આપી દો કેવટ અકળાઈ ગયો ના પાડી નહીં મહારાજ અયોધ્યાએ બધા ઘરેણા ઉતારી લીધા અમે ભલે ગરીબ છીએ પણ એવો હું કઠોર નથી કે મારી માના અંગ ઉપરથી હું વીટી ઉતરાવી લઉં હે હરી તે આજ અમને શું નથી આપ્યું नाथ आज में पावन पावा આજ અમને ગરીબોને શું નથી મળ્યું આજ અમને ધન્ય જિંદગી જન્મ જન્મથી મજૂરી કરીએ મહારાજ આજ મારો હરી સામેથી આવીને મારી નૌકામાં ગદગદ થયો કે ભગવાન આગ્રહ કરે જાનકીજી કહે લક્ષ્મણ કહે પણ કેવટ લેતો નથી ઘણા લોકો પૂછે છે ને કે ભગવાન રામે હનુમાનજીને મુદ્રિકા આપી એ મુદ્રિકા ક્યાંથી નીકળી ભગવાન તો ઘરેણા ઉતારીને આવ્યા હતા પણ આ પ્રસંગેનું સમાધાન છે જાનકીજીએ વીંટી ઉતારીને રામજીને આપી હતી રામજી કેવટને આપતા હતા કેવટે લીધી નથી પછી એ મુદ્રિકા પાછી સીતાજીને આપી એવો ઉલ્લેખ નથી અંતર્યામી રામને ખબર કે ભવિષ્યમાં આગળ મારે સંદેશ આપવો પડશે ત્યારે આ વીંટીની જરૂર પડશે એટલે વીંટી રામજીએ પાછી પોતાની પાસે રાખી દીધી અને એ મુદ્રિકા કે સ્કિંદાકાંડમાં હનુમાનજીને પાછી પરિચય માટે આપી છે તો પાછા ઘણા એમ કહે કે રાખી ક્યાં ખિસ્સા હતા ક્યાં રાખી મુદ્રિકા ક્યાં રાખી ઘણા તો એમ કે જનોએ બાંધી દીધી એમાં ક્યાં લોકો ચાવીઓના જોડા બાંધે છે ને જનોએ અંતર્યામી છે બાપ એ દ્રશ્ય પણ છે ને અદૃશ્ય પણ છે એ જડ પણ છે ને ચેતન પણ છે એ અણુમાં નાનામાં નાનો અણુથી પરમાણુ પણ છે અને વિરાટથી વિરાટ છે ત્યાં તર્કો કામ નથી કરી શકતા ફરી એક મહાવીર સ્વામીના શબ્દોને યાદ કરું તર્ક જરૂરી જીવન માટે પણ તો તર્ક જરૂરી મહાવીર સ્વામી કહે પરંતુ બધા જ પ્રદેશોમાં તર્ક પૂર્ણ રૂપેણ સાર્થક સિદ્ધ નથી થતો એ વાત બહુ જ વિચારણીય છે એક માણસનો તર્ક પ્રબળ હોય બીજાનો તર્ક એના કરતા પ્રબળ હોય તોડી નાખે વળી ત્રીજો એનો તોડી નાખે આમ થયા જ કરે તર્કથી કોઈ નિષ્પત્તિ નથી હું વિનોદમાં કહ્યા કરું ને કે એક મોટું જહાજ હતું જલપોત એમાં એક ઇન્ટરવ્યુ હતો ભરતી હતી યુવાનોની એમાં એનો મુખ્ય કપ્તાન ઇન્ટરવ્યુમાં બેઠો અને એક યુવાન ગયો એને પહેલા એ કીધું કે તું આ જહાજમાં નોકરી કરવા ઈચ્છે છે બોલે હા તો મારે એક જ પ્રશ્ન કે જહાજ તોફાને ચડે મધદરિયે અને ડૂબવાની તૈયારી થાય તો તું શું કરે બોલે એક લંગર નાખી દઉં એટલે કપ્તાને કીધું પણ તોફાન જેવું તેવું નથી એની ગંભીરતા સમજો તો બોલે બીજું લંગર નાખી દઉં કપ્તાને કીધું પણ નહીં હમણાં મર્યા હમણાં મર્યા એવી પરિસ્થિતિ હોય તો બોલે ત્રીજું નાખી દઉં પણ નહીં યુવાન તું બરાબર વિચાર કેટલાક લાખોનું જહાજ ડૂબી જાય બોલે તો ચોથું નાખી દઉં ત્યારે પેલા કપ્તાને કીધું કે આટલા લંગર તું ક્યાંથી લાવીશ એટલે પેલા યુવાને કીધું કે તું જ્યાંથી તોફાન લાવે છે ત્યાંથી હું લંગર લાવીશ તર્ક તર્ક ને કાકા કરે તર્ક તો કાતર નું કામ કરે છે બધા જગ્યા બધા જ ક્ષેત્રમાં બુદ્ધિ સાર્થક નથી થતી અમુક ક્ષેત્રમાં જરૂર થાય ભગવાન કૃષ્ણએ પણ બુદ્ધિને સ્વીકારી છે દદામે બુદ્ધિ યોગંતમ યેન મામ ઉપયાંતિ તે બધા ક્ષેત્રમાં નહીં તો મુદ્રિકા કેવટ સ્વીકારતો નથી ભગવાને બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું પાછા ફરો ત્યારે જે આપશો તે પ્રસાદ લઈશ ઉતરાય નહીં લઉં ત્યાંથી ભગવાન એક રાત્રિ મુકામ ગંગાને કિનારે કરી આગળ વધ્યા છે પહોંચ્યા છે પ્રયાગરાજ ભરદ્વાજ ઋષિને મળ્યા ત્યાંથી માર્ગદર્શન લઈને આગળ વધ્યા ભરદ્વાજના ચાર શિષ્યોને વિદાય આપી ગુહરાજને વિદાય આપી અને ભગવાન વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા વાલ્મીકીજીના આશ્રમમાં રહેવાના સ્થાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરી ભગવાન ચિત્રકૂટમાં છવાઈ ગયા ગોસ્વામીજી લખે રઘુનંદન ચિત્રકૂટમાં નિવાસ કરવા લાગ્યા અહીં સુમંતજી પાછા ફેર્યા દશરથજીને સમાચાર આપ્યા મહારાજે રામ વિરહમાં પ્રાણ ત્યાગ કર્યો અયોધ્યા અનાથ બની ભરતજી પધાર્યા છે માં કઈ કઈની સાથે થોડું ઉગ્ર ચર્ચા થઈ છે માં કૌશલ્યાની પાસે આવી ભરત મહારાજે નિવેદન કર્યું છે વશિષ્ઠજીએ બધાને શાંત કર્યા મહારાજની ક્રિયા કરી છે અને પછી સભા ભરાણી હવે રાજ્યનું શું કરવું ભરતજીએ કહ્યું મને પૂછતા હો તો એક જ વાત પહેલા રામ દર્શન પછી રાજ દર્શન પહેલા સતને પ્રાપ્ત કરું પછી સત્તા સ્વીકારું આ હતી ભારતીય પદ્ધતિ ચિત્રકૂટ મને લઈ જાઓ અને પછી પ્રભુ જે આજ્ઞા કરશે તેવું કરીશ ભરત બધાને પ્રાણપ્રિય થયા નિર્ણય લેવાયો આખી અયોધ્યાને લઈ ભરતજી ચિત્રકૂટ તરફ રસ્તામાં ગુહને મળી ભરદ્વાજજીને મળી અને ભરતલાલજી ચિત્રકૂટ પહોંચ્યા અતિ આનંદ થયો અનેક સભાઓ થઈ જનક મહારાજ પણ પધાર્યા છે આખરે નિર્ણય લેવાયો રામજી પિતાની આજ્ઞા માની વનમાં રહે ભરતજી પિતાની આજ્ઞા માની અયોધ્યા રહે ચૌદ વર્ષ પછી જે નિર્ણય કરવો તે કર્યો ભરતજી પાછા ફરે પણ આધાર વગર શાંતિ થતી નથી એ વખતે ભગવાને કૃપા કરી અને પાદુકાનું દાન કર્યું મારા ગોસ્વામીજીએ નોંધ લીધી કૃપા સાદર ચરણ પીઠ નિધાન રામજીનો આ જગતમાં કોઈ વિકલ્પ નથી કદાચ કોઈ વિકલ્પ લાવવો હોય તો એક માત્ર વિકલ્પ છે રામની ચરણ પાદુકા પાદુકા લઈ ભરતજી આવ્યા શાસન પાદુકાને સુપ્રત કરી નંદીગ્રામમાં તપસ્વી જીવન જીવ્યા ગોસ્વામીજી કહે ભરતજીનું તપ જોઈ એના નિયમો જોઈ એનું સમર્પણ જોઈ મોટા મોટા ઋષિમુનિઓ લજ્જિત થતા હતા આવું ભરતજીનું પ્રેમ અને ત્યાગમય જીવન એની કથા ગાય અયોધ્યા વિરામ આપે છે અરણ્યકાંડના આરંભમાં ભગવાન ચિત્રકૂટથી સ્થળાંતર કરી અત્રીને ત્યાં આવ્યા વચ્ચેના ઋષિમુનિઓને મળતા મળતા ભગવાન કુંભજ ઋષિના માર્ગદર્શનથી પંચવટીમાં નિવાસ કરે છે વચ્ચે જટાયુની સાથે મૈત્રી થઈ લક્ષ્મણજીના પ્રશ્નોનો ઉત્તર આપ્યો પછી શૂર્પણખાજી આવ્યા એને દંડિત કર્યા શૂર્પણખાએ ખરદૂષણને કહ્યું અને ખરદૂષણ લડવા આવ્યા પ્રભુએ એમને ગતિ આપી ખરદૂષણના ગયા પછી શૂર્પણખાએ રાવણને ઉકસાવ્યો અને રાવણ આવી જાનકીજીનું માયાવી મૃગ મારીચના માધ્યમથી અપહરણ કરે છે ભગવાન મારીચને મારવા ગયા રાવણ યતિવેશમાં જાનકીજીનું અપહરણ કરે પુની માયા સીતા કરહરના શ્રી રઘુવીર વિરહ કચ્છ વરના પુનિ પ્રભુ માયા સીતાનું અપહરણ થયું ભગવાન સીતાજીની શોધ કરતા ગીતને ગતિ આપી અને આગળ વધ્યા છે શબરીના આશ્રમમાં આવ્યા શબરીના આશ્રમથી પ્રભુ પંપા સરોવર પધાર્યા ત્યાં નારદ સાથે સત્સંગ થયો અને ત્યાંથી ભગવાન આગળ વધ્યા કે સ્કિંદાને પહેલી છોડ દીધી આગે ચાલે બહુરી રઘુ કૃષ્ણ પરમ પ્રભુ આગળ યાત્રા કરે સુગ્રીવે હનુમાનજીને કહ્યું આ બે કોણ છે હનુમાનજી વિપ્ર રૂપમાં પધાર્યા છે હનુમાનજી અને રામજીનું સુંદર મિલન થયું છે હનુમાનજી અને રામજીનો વાર્તાલાપ પુનઃ સુગ્રીવ મિતાઈ બાલી પ્રાણ કર ભંગ સુગ્રીવ સાથે મૈત્રી થઈ વાલી વધ થઈ અંગદને યુવરાજ બનાવ્યો પ્રભુ હિ તિલક તરી શૈલ પ્રવર્ષણ બાસ બરનન વર્ષા શરદયરુ રામ રોષ કપિત્રા जय विधि कपिपति की सपठारे सीता खोज सकल दिसदार विवर प्रवेश के न जय भांति कपिन बहोरी विलास ચાતુર્માસ પ્રભુએ પ્રવર્ષણ પર્વત પર કર્યું ચાર મહિના પછી સુગ્રીવે સીતાજીની શોધની બધી યોજના બનાવી દક્ષિણ દિશામાં હનુમાનજી વાળી ટુકડી જાય છે એ વખતે પરસાસી સરો કરમુદ્રિકા જન જનકપુરમાં મુદ્રિકા ચોર છે ગંગાને કિનારે મુદ્રિકા ઉતરાય છે કિસ્કિંધામાં મુદ્રિકા એક સંદેશનું કાર્ય કર્યું એક સંદેશ માટે સુંદરકાંડમાં એ જ મુદ્રિકા સહદાની બની છે મુદ્રિકાના સાત સાત રૂપો સાતેય રૂપોમાં મુદ્રિકાનું વિલક્ષણ દર્શન જેની આ કથામાં આપણે ચર્ચા કરી રહ્યા હતા મુદ્રિકા મુદ્રિકાલય શ્રી હનુમાનજી મહારાજ લંકામાં પધાર્યા છે મંદિર મંદિર દેખે ક્યાંય જાનકીજી મળ્યા નહીં વિભીષણ મળ્યા વિભીષણે માર્ગદર્શન આપ્યું હનુમાનજી અશોક વાટિકામાં આવ્યા વચ્ચેની કથાઓ આવી ગઈ આન પછી હનુમાનજી મહારાજ માં બહુ દુઃખી થયા ત્યારે પ્રગટ થયા અને બોલ્યા રામ શપથ કરુણા નિધાનતી યહ મુદ્રિકા नहीं હનુમાનજી મુદ્રિકા આપી માં અને ભરોસો થયો માં અને દીકરો મળ્યા આશીર્વાદો આપ્યા જાનકીજીએ હનુમાનજીએ ફળ ખાધા વૃક્ષો તોડ્યા રાક્ષસો બાંધીને લઈ ગયા રાવણની સાથે વાર્તાલાપ આખરે લંકાપુર દહીના ઘેવું બહુરી પયોધી લંકાનું દહન કરી શ્રી હનુમાનજી મહારાજ પાછા પ્રભુની પાસે પધાર્યા છે ચુડામણી લઈને ભગવાનને જાનકીજીને ખબર આપીને કહ્યું હવે વિલંબ કરવાને કોઈ કારણ નથી દળકટકે પ્રસ્થાન કર્યું ગોસ્વામીજીએ નોંધ લીધી ની નગરી સશંક સભીત રહેતી હતી સભા મળી વિભીષણજીએ રાવણની આગળ સારી વાતો રજૂ કરી જાનકીજીને પાછા આપવાનો પ્રસ્તાવ કર્યો રાવણ ગુસ્સે થઈ વિભીષણનો ત્યાગ કરે છે અને વિભીષણ સચિવોને લઈ ગગન પંથે ભગવાન રામને શરણે આવે છે ભગવાન રામ શરણાગત વત્સલ વિભીષણને સ્વીકારે છે ધન્ય કર્યા છે અને પછી ભગવાન વિભીષણને પૂછે છે કે આ સમુદ્રને કઈ રીતે પાર કરવો વિભીષણે પ્રસ્તાવ આપ્યો ત્રણ દિવસ તમે ઉપવાસ કરો સમુદ્ર જો માની જાય તો બળનો પ્રયોગ ન કરવો ભગવાનને વાત ગમી લક્ષ્મણજીને જરા ન ગમ્યું પરંતુ ભગવાને કહ્યું એમ જ કરીશું આપણે આપણી નીતિ પહેલા ન છોડવી જોઈએ પ્રભુ ત્રણ દિવસ અનશન આપણે ત્યાં ત્રિશક્તિ કરવાનો ભારતીયોનો ક્રમ છે કે ત્રણ વખત આપણે સમજાવીએ પછી ન માને તો પછી દંડનું વિધાન આવતું હોય છે ભગવાન ત્રણ દિવસ ઉપવાસ ઉપર સમુદ્ર રસ્તો બતાવે તો બળનો પ્રયોગ ન કરવો દરમિયાન સુખ સારણની કથા આવી ગઈ આમ ત્રણ દિવસ પૂરા થયા અને સમુદ્રએ જ્યારે કોઈ રસ્તો ન આપ્યો ત્યારે પ્રભાત ભગવાને કીધું કે લક્ષ્મણ ધનુષબાણ લાવ કારણ કે શઠની આગળ વિનય નકામું સુંદર નીતિની ઘોષણા કરી અને સમુદ્રની સામે જ્યાં બાણ ચડાવ્યું સમુદ્ર અકળાયો બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે મહારાજ બાણ છોડશો અસંખ્ય જલચરનો નાશ થશે આપની સેનામાં નલનીલ છે એને આશીર્વાદ પ્રાપ્ત છે એના સ્પર્શથી મોટા મોટા પહાડો સમુદ્રમાં તરશે તમે સેતુ બનાવો હું મારી રીતે મદદ કરીશ અને મહારાજ સેતુબંધ નિર્માણ કરું પ્રભુએ કહ્યું સેતુબંધનો વિચાર મને ગમે છે તોડવા કરતા જોડવું એ વધારે સારી વસ્તુ છે સેતુબંધનો નિર્ણય થયો સમુદ્રએ વિદાય નિજ ભવન ગવને સિંધુ શ્રી રઘુપતિ રહમત ભાયુ યહ ચરિત કલિમલ હર જતામતિ દાસ તુલસી ગાય સુખ ભવન સંશય સમન દમન વિષાદ રઘુપતિ ગુણ ગના તજ સકલ આસ ભરોસ ગાવૈ સુનૈ સંતત સતમના સમુદ્ર પોતાના સ્વસ્થાને અહીં નિર્ણય લેવાઈ ગયો સુંદરને વિરામ આપી લંકા કાંડના આરંભમાં સેતુ બંધ બંધાયો નિર્માણ થયું રામના નામથી જો પથ્થર ભેગા થઈ જાય તો માણસો ન ભેગા થાય સેતુ નિર્માણ થયું સમન્વય સધાયો જોડવાની પ્રવૃત્તિ ભગવાન રામની અને સેતુ બંધ થયા પછી પ્રભુની ઈચ્છા ઉત્તમ ધરણી છે અહીં મહાદેવની સ્થાપના કરું ઋષિમુનિઓ પધાર્યા છે ભગવાનના હાથે ભારતીય સંસ્કૃતિનું મહાન જ્યોતિર્લિંગ ભગવાન રામેશ્વરજીની સ્થાપના થઈ એકવાર જય જયકાર બોલીએ રામેશ્વર ભગવાન કર્પૂર ગૌરવ सदा वसन्तम् बिन्दे भवम् भवामि सहितम् नमः पार्वती पतये રામેશ્વરજીની અને જગતમાં એક બીજો આધ્યાત્મિક સેતુ બાંધ્યો કે શંકરને માને અને રામનો વિરોધ કરે રામને માને અને શંકરની આલોચના કરે એની દુર્ગતિ થશે સેતુબંધ દ્વારા એક સમન્વય સાધ્યો અને પ્રભુની સેના આકાશ માર્ગે સેતુ ઉપર જલચરોના ઉપર આ રીતે બધા જ લંકામાં પહોંચે છે ભગવાને રાવણના રસમાં ભંગ કર્યો બીજા દિવસે પ્રભુના દૂત તરીકે રાજદૂત તરીકે રાજદૂત અંગત છે રામદૂત હનુમાનજી છે એ રીતે રાજદૂત તરીકે પરમ ચતુર છે અંગદ એને મોકલ્યા ફરી એક વખત સંધિ કરવાનો પ્રયાસ કે માને તો યુદ્ધ નથી કરવું ગયા સંધિ થઈ નહીં યુદ્ધ અનિવાર્ય બન્યું આન પછી લંકામાં બિગલો ફૂકાણા ભીષણ સંઘર્ષ લક્ષ્મણજી મૂર્છિત થયા હનુમાનજી સંજીવની લાવ્યા લક્ષ્મણજી જાગ્યા ઇન્દ્રજીત ઇન્દ્રજીતને વીરગતિ કુંભકર્ણ મરાયો અને છેલ્લે રાવણનું ઘમાસાન યુદ્ધ થયું સંસારમાંથી આસુરી વૃત્તિનો વિનાશ કરવા માટે ભગવાને એકત્રીસ બાણ ચડાવ્યા દસ મસ્તક વીસ ભુજાઓ અને એકત્રીસનું બાણ રાવણના નાભીમાં માર્યું છે રાવણ ધરતી ઉપર પડ્યો અને વિશ્વની બીમારીનો અંત આવ્યો જગતમાં જય જયકાર થયો બોલીએ રામચંદ્ર ભગવાન રાવણનો સંસ્કાર વિભીષણનું રાજતિલક જાનકીજીનું ફરી વખત મિલન થયું દેવતાઓએ સ્તુતિ કરી ઘણી કથાઓ આવી પછી પુષ્પકારૂઢ બની ભગવાન રામ અયોધ્યા તરફ પાછા ફરે છે મુનિઓના આશ્રમોમાં થતા થતા ભગવાન શૃંગવેરપુર પેલા કેવટ પાસે ઉતર્યા ભગવાનને કહ્યું તું પાછા ફરો ત્યારે જે આપો તે ભગવાન ત્યાં ઉતર્યા છે અહીંથી હનુમાનજી અયોધ્યા ખબર આપવા માટે ગયા ભરતજીને સમાચાર આપ્યા હનુમાનજી પાછા આવ્યા લંકાને વિરામ આપ્યો આમ પછી ઉત્તરકાંડમાં એક જ દિવસ બાકી રહ્યો પ્રભુની અવધિમાં આખી અયોધ્યા કૃષ્ણ રામ વિયોગ એવી પરિસ્થિતિમાં હતી આને સમાચાર મળ્યા છે ગોસ્વામીજી કે અયોધ્યા આનંદ વિભોર બની ભગવાનનું વિમાન સરજુને કિનારે ઉતર્યું છે લંકાથી જ્યારે વિમાનમાં મિત્રોને લઈને પ્રભુ ઉડ્યા ત્યારે બધા જ મિત્રો વાનરના રૂપમાં હતા પરંતુ અયોધ્યાની ભૂમિમાં વિમાન ઉતર્યું ત્યાં ગોસ્વામીજી કહે બધા નીચે ઉતર્યા ત્યારે મનોહર મનુષ્ય શરીરમાં નીચે ઉતર્યા એનો અર્થ કે અયોધ્યાની ભૂમિ મનુષ્યત્વ પ્રદાન કરનારી ભૂમિ છે માનવતા દેનારી ભૂમિ છે બધાના રૂપો બદલાયા ગુરુદેવ વશિષ્ઠજી આખી અયોધ્યા બધાને મળ્યા છે પરસ્પર બધાને ભેટા છે અનેક રૂપો હરિએ ધારણ કર્યા પછી તો માં કૈકઈની પાસે પહેલા ગયા માં કૌશલ્યાની પાસે આવ્યા વશિષ્ઠજીએ કીધું કે હવે આજે જ તિલક કરી નાખીએ ભૂદેવોએ કહ્યું કે હવે કાલનો ભરોસો નથી કરવો આજે જ કરી નાખો બધાએ સ્નાન કર્યું દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા અને ચૌદ વર્ષ પછી એ રાજ્યારોહણની સવારી નીકળી દેવતાઓ આકાશમાં આવ્યા પચાસમાં નટીઓ નૃત્ય કરવા લાગી દિવ્ય સિંહાસન મંગાવ્યું છે ભગવાન પધાર્યા વશિષ્ઠજીએ આદેશ કર્યો રાઘવ વિરાજમાન થાવ ભગવાન વશિષ્ઠજી ગુરુદેવનું અનુશાસન પ્રાપ્ત કરી વિરાજમાન થયા જાનકીજી વિરાજમાન થયા અને સમગ્ર વિશ્વને રામ રાજ્ય આપતું રાજતિલક ભગવાન વશિષ્ઠજીએ રામજીના ભાલમાં કર્યું બાબા લખે વશિષ્ઠ पुनि सबली विप्रन आयसु सुतहि विलोकी हर्षी महतारी बार बार आरती उतारी રામ રાજ્યનું સ્થાપન થયું જગતમાં જય જયકાર થયો એક બાર ભાવશે જય જયકાર બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી શ્રી સીતારામજી મહારાજ કી अयोध्या धाम की सरजू मैया की चारों भैया की भारत माता રામ રાજ્યનું સ્થાપન થયું વેદો સ્તુતિ કરીને ગયા મહાદેવ આવ્યા ભક્તિનું વરદાન સત્સંગનું વરદાન લઈ મહાદેવ ગયા દિવ્ય રામ રાજ્યની સ્થાપના છ મહિના મિત્રો રોકાયા પછી બધાને વિદાય આપી હનુમાનજી એક જ રહ્યા બાકી બધાને સુગ્રીવ વિભીષણ અંગદ વિદાય મળી દિવ્ય રામ રાજ્યનું વર્ણન કર્યું છે ગાંધીજી પણ જે રામ રાજ્યની કામના કરતા એવું દિવ્ય રામ રાજ્યનું તુલસીજીએ અદભુત વર્ણન કર્યું આમ સમય આગળ વધ્યો જાનકીજીએ બે પુત્રોને જન્મ આપ્યો એવી જ રીતે ત્રણેય ભાઈઓને ત્યાં બે બે પુત્રોનો જન્મ થયો આમ રઘુવંશના વારસદારોના નામો આપી તુલસીએ આગળનું પ્રકરણ ન લખ્યું બીજી વખત સીતાનો ત્યાગ એ માનસકાર માનસમાં નથી લખતા કદાચ એટલા માટે કે સીતારામનું એ જુગલ સ્વરૂપ લોક હૃદયના સિંહાસન પર બેઠું છે હવે મારે એને જુદા નથી પાડવા માનસ એ સંવાદની કથા છે તેથી અપવાદ વિવાદ અને દુર્વાદ વાળા પ્રસંગોને તુલસીએ એક બાજુ મૂકી દીધા સંવાદને પ્રધાનતા આપી દિવ્ય છબી જગતને પ્રાપ્ત થઈ પછી કાગભૂષણ ચરિત્ર રામાયણના ઉત્તર ભાગમાં આવ્યું છે છેલ્લે ગરુડજી સાત પ્રશ્નો પૂછે એના જવાબ કાગભૂષુંડીજી આપે છે અને છેવટે કાગભૂષુંડીજીએ કથા પૂરી કરી યાજ્ઞવલ્ક મહારાજે પૂરું કર્યું કે કેમ સંતો પોતપોતાની રીતે દર્શન કરે છે શંકર ભગવાને કથા પૂરા પૂરી કરતા કહ્યું દેવી હવે કઈ આપને સાંભળવું પાર્વતી કહ્યું મેં કૃતકૃત્ય ભય અબ તવ પ્રતા વિશ્વેશ ઉપજી રામ ભક્તિ દ્રઢ બીતે સકલ કર મેં કૃતકૃત્ય થઈ આમ આચાર્યોએ કથાને વિરામ આપી ગોસ્વામીજી કથાને વિરામ આપતા છેલ્લે બોલ્યા છે જાકી जाती कृपा लवलेश के मति मंद तुलसीदास आयो परम विश्राम અસ વિચાર રઘુવંશ હર વિષમ કામિનારી બિહારજીની લોભી પ્રિય જીવિતા તિમિ રઘુનાથ નિરંતર પ્રિય યત્કુર્વ પ્રભુણા કૃતમ સુકવિના શ્રીશંભુના દૂરમ શ્રીમદ્રામપદાબ્જ ભક્તિમનિષં પ્રાત્યે પુરાણ મત્વા भद्रघुनाथनाम निरतम् स्वान्तस्तमः शान्तये भाषाबद्धमिदम् चकार तुलसी दासस्तथा मानसम् पुण्यम् पापहरम् सदा शिवकरम् विज्ञानभक्ति वरदं मायामोहमलापहं सुविमलं प्रेमा पूरं शुभम्